ચાલુ થઈ જાય છે સૂર્યનો સૂર્યનો ઘાય સોય થી ફરી સૂર્યનો ઘાય સોય થી પતી જાય છે આપણું આપણું જોયા જ કરું છું હા એ જોયા કરું તમે મારી પર બગડે જેવું કાચી જતું નહીં કારણ કે આપવાનો ભગવાન છે જેવો ચીતે એવો છે ખોટું જોખમનાર શુદ્ધ થયા પછી શુદ્ધ જ રહેશે પછી મનમાં આમ કરીને આવતા આમ આમ કરીએ છીએ કહીએ છીએ કહીએ છીએ એટલે થાય છે ગાનાર ના કરે ગાનાર થાય ગાનાર ખાનારે તમે ખાધું નથી અને ખાનારે તમે નુકસાન પછી અલ્પાહાર કરે વધારે છે અમારું મીઠું વધારે છે બધું ખાના આત્માના ચેતન સ્વરૂપ Let the કલાક લઈ જાય છે અને કરી લે જાણું કરી જ હોય છે પણ જાણું છું કરી લે એટલે જીગી જાય પછી એનો ભાગ કાઢવો આવે કેવો આવે આ પોતપોતાના છે પણ બહુ ઉતરવા ના રહે ભીડ ના કરતા મોટું અને બહુ સરળ છે જેથી કરવાનું કહે છે મોટ માર્ગ મોટ માર્ગ સરળ છે સહજ છે સુગમ છે તો પ્રાપ્તિ દુર્લભ છે કારણ મોટ માર્ગના દાતા હોતા અને જો મળી ગયા તો ધ્યાન રાખવું બીજા વગેરે લાગે ને કે ભાઈ તો આ ડબરી કર કરીએ તો ફોરેન મારી જરૂર એટલા માટે નીકળાવો લોણો એટલી જ નહીં એ નિકાલ ના થાય પણ શું કરું જેને બેન એમ કે છે કે સ્વભાવ એકદમ કેમ બદલાઈ જાય સ્વભાવ એકદમ કેમ બદલાઈ જાય બેન એમ કે છે સ્વભાવ સ્વભાવ એકદમ બદલાય કેમ જાય કેવી રીતે કેવી રીતે બદલાય અને બધે શું પામે તમારો ઘરમાં તારા લોકો ત્યાં નીકળે આ પાર્ટીમાં કુશલ ના છે તમારા બિલકુલ છે અરુણાબેન અરુણાબેન નું છે તમને ગમે નહીં આવો હા કારણ રોજ એનું નામ કહેવાય રોજ એનું નામ કહેવાય કે એની પાસે હિંસક ભાવ હોય રોગ એનું નામ હોય એની પાસે હિંસક ભાવ હોય કપટ એનું નામ કહેવાય એની પાસે હિંસક ભાવ હોય માન એનું નામ કહેવાય એની પાસે હિંસક ભાવ હોય હિંસક ભાવ થાય તો હિંસક ભાવ બીજું તો ના હોય પહેલા તો આપણે રાતે ડેલ્ટોની બદલે કર્યો એ અવાર પછી ચાર કામમાં સત્કાર મારી તને રાતનું કર્યું એક હજાર નહીં પંદર પંદર સોંપો આ સોંપે બધું ના રાતે કાંઈ ગયું છે ગોળમાં હંડ્રેડ પર્સન્ટ ગયા પૂછે છે કે હવે હિંસક ભાવ સાવ નીકળી ગયો સાવ આવો દીકરી, હિંસક ભાવ નીકળી જાય ત્યારે પછી દાંત ના કાઢતા. હિંસક ભાવ તો નહીં. સમજે? આનંદથી ભાવ નીકળી ગયો, હિંસક ભાવ નીકળી ગયો, માથે બહાર હતા એ ગયા, બધું રહી ગયું. ભગવાન સ્વરૂપ થઈ ગયા તમે જયાબેન નહીં તમે કઈ ગયા આવી ગયો થોડી ઘણી મમતા રોકી મળી જાય તો દાદા તમારા સિદ્ધાંત સરકાર ભાગ વસ્તી માં રહેજો અને કદાચ માં કાચા ફરી જાઓ પરિણામ બદલાય નહીં શું કહેવાય ભાઈ મંદિર મંદિર થઈ ગઈ મંદિર નથી ન્યાય મંદિર છે ને કહેવાય છે બરોડામાં છે ન્યાય મંદિર આપણે સમજી જાય તરત બેસે તરત ના બેઠો આપણે આપણે બધા જતી ના તમે આ જાય તો તમારો દાદા પાસે બેસ્યો તમારે કેવડાવી દેજો તો અમે સાઈન લાગી વિચાર એટલે બધા બધા પિતા માનતા કાઢ્યા શું ભાઈ દરિયો નથી આવ્યા લગન ડાયરેક્ટર માણસું મોડેલ ભેગા થઈ ગયા વિચારોને આપણે સ્વભાવ કહીએ તો આપણો સ્વભાવ ક્ષણે ક્ષણે બદલાય છે એટલે આપણો સ્વભાવ કેમ બદલાય એવો સવાલ આપણને ના રહેવો કારણ કે બદલાય અને જો મને આપણે ઓળખીએ તો આપણો સ્વભાવ બદલવાની જરૂર નથી એટલે સ્વભાવ બદલવો એટલે શું એ પ્રશ્નને સમજવાથી એનો ઉકેલ આપી દેશે થોડા વર્ષ પહેલા હું જે ધ્યાન એવી મધુસૂદન સિદ્ધાર્થજી મહારાજ પાસે કુંડલીની જાગૃતિ માટે શક્તિ કાર્યથી ચાલી છે ધ્યાનમાં એ નિયમિત રહેતી હતી ધ્યાન લાગતું નથી પણ ખૂબ જ શાંતિ લાગતી સમાધિ અવસ્થા આવી નથી મને ગુરુજી માટે ખૂબ પ્રેમ અને આદર છે ત્યાર પછી મેં તમારા પછી આપણી પાસે ના લીધું પણ મારો બરોબર રહેતું નથી મેં રહેવા જ ના લીધું આપણી પાસે પણ જ્ઞાન લીધું એ ગુરુદ્રોહ કર્યો મત કહેવાય મારા પતિ મને આ સમજાવે છે પણ મને સંતોષ થતો નથી તો આપ કૃપા કરીને સમજાવશે થઈને મારે જ્ઞાન લેવું એ તો આપને આજ્ઞા આપ મને નાનપણમાંથી શંકર ભગવાન પોતા નિયમિત શંકરની પૂજા કરું અને શિવ મહિનો પાઠ કરું તમારે એવો પાઠ કરવો જ નહીં દાદા પાસે આવેલી જરૂર એટલે દાદા આવે એટલે હવે પૂજા કર્યું ભાઈ સમાજ એવું છે ને આ જ્ઞાન શક્ય છે આ બસ જ્ઞાન હવે બસ જન્મ બેસી ગયે અને કોલેજમાં બેસી ગયા આખી જ્યારે થાય બધું મિક્સઅપ થઈ જાય છે મિક્સઅપ થઈ જાય છે આ પાંચ જણ પકડી રખાય નહીં તો પણ ગુરુ પ્રત્યે આદર તો રહે ને ગુરુ પ્રત્યે ગુરુ પ્રત્યે આદર તો રહે ને ગુરુ અહીંયા આવીએ તેથી કરીને પેલા ગુરુ નો અનાદર ન કર્યો કેવાય અનાદર નથી હા એ બરોબર પણ મનમાં જે એમને પેલું રહ્યા કરે છે કે હું અનાદર કરું છું અનાદર કરું અનાદર નથી ને આમાં કઈ અનાદર નથી આમાં ગુરુ ગ્રહ નથી ને મનમાં એમ લાગતું જ ના અને પાસે જવું જવાને અહીં બીજું હોય આ સેન્ડર પરમાત્મા મારું અહીં તો આશ્ચર્ય દાદા દિવસ પહેલા અનુભૂતિ મને થયેલી થોડા દિવસ પહેલા અનુભૂતિ થયેલી કે દાદા કે સૂર્ય ભગવાનની હું રોજ પૂજા કરું એ અનુભૂતિ એટલે મારે ના કરો. ત્યારે તો આમ ભેગા થયા દાદા. આયા જ નહીં. સૂર્યના પૂજા કરું દાદા શંકર ભગવાનના ભક્તિ કરી ત્યાં દાદા ભેગા થયા આ એને કઈ એ ભક્તિ આવે શંકર ભગવાન તમારે તો હિન્દુ કરે તમારે તો મિલત આપણે વિચારી આખો મિલત તમારી રીતે રીતે આવું આપી તમે સમાજનો અર્થ સમજ્યા તો ખ્યાલ આવે આ સમાજ શું કરીશ સમાધિ રહેતી નથી પણ સમાધિ નો અર્થ સમજવો જોઈએ કઈ સમાધિ નો પ્રશ્ન પેલી પેલી જે સમાધિ સાચી વસ્તુ ના મળે એનાથી કંટ્રોલનો જે મારો પડે તો મિત્રો મૂકીને આવો કેવી રીતે મૂકી દેવું કે ઘરે કેવું છે પડે આપણે સાદો કરીએ મેળો આવે તો દાદરા ને ખબર મેળવી <laughs> જાય આપણે ઘરો માટે ખરી પડે છે આપણને લાગે છે કે નથી પડે છે. ખરી પડે છે. જરૂર જ છે. પણ આવું થતું હોય તો પૂછવું જોઈએ ને દાદાને હા. એટલે કે છે કે આજે થાય છે કે દાદાને પૂછ્યું એટલે મેં હા, હા, આ પહેલેથી જ તો એટલું બધું કામ. એટલું બધું એ થઈ ગયું. ટાઈમ ખરો રહ્યો. ટાઈમ એટલો અક્ષરે જ બીજે તો ધ્યાને થોડી ભૂમિકા સમજાય સમજાય પછી વાંધો નહીં આવે લાખ હજાર પાછળ કોઈ માન્યતા ના હતી રોંગ બિલકુલ બધી જ રોંગ બિલકુલ શું બધું વાતની માન્યતા એ થયેલો છે સંસાર અને એ ગ્રહો નવગ્રહો અહીં તો તું બહેનો તું એવું જ કામ ના જય તું એવું જ કામ ના હું આત્મા આપું છું અહીં મત મતમાં મેળ નહીં એમાં આવી જ કરું મોટો વિરોધ ચોખવટ કરે તો સારું એટલું પૂછવું તો સારું તો શું કરે તમે ને વાત કરે છે બધા શું ભરતું મૂળ માણસ પગથિયા પગથિયા નું કામ કરી લીધું હા કામ કરી લીધું પણ અમે બધા પકડી લીધું હા ભક્તિ પાસું ભક્તિ કરી લાયા તમારી મોબાઈલ તમારી તમારી લૌકિક વાત તમારે સમજે તમારી એટલે આમ તમારી જાગૃત આ લોકોની સમાધિ આમ ગમી બાબાજી સમાધિ ગયા ગયા આપણે ભગવાન જાગતા થઈ ગયા મન મન જીત કરે ને કોઈ મન ના લેવું નથી જાય આનંદ પામે મનના લેવામાં ત્યાંના બાજુ બાજુ ભાન સુધી જાય બિલકુલ જાગૃત સ્થિતિમાં આવે તમારી એનું જાગૃત સ્થિતિ હંડ્રેડ પર્સન્ટ તાકાત કેટલું કોન્ટ્રાડિક્શન અને આજી આજી આજી આજી ઉપાધિ ઉપર સમાધિ રહે એમ સમાધિ આ સમાધિ ના ભગવાન એમાં કરી કરી નામ ભગવાન કરી ના ભગવાન ભગવાન દવા દે એ વસ્તુ બની <laughs> આ તો રસ્તે જતા બીજા તો ચાર પાસે રસ્તે જયારે ભૂખ મટાડવાનું કઈ હોટલ ખાવ પડશે આપણે અંદર અમારે આ બધું રખડું કેમ પડ્યું છે પચાસ વર્ષે અહીંયા આવ્યા વહેલા કેમ ના બોલાયા અમારે કહે રખડું કેમ પડ્યું પચાસ વર્ષે આવ્યા વહેલા કેમ નહીં બોલાવ્યા આ રખડું પડ્યું અમારે અરે પચાસ વર્ષે આવ્યા વહેલા કેમ નહીં બોલાવ્યા દાદા એટલે રખડવું પડ્યું કૃષ્ણ ભગવાન પાસે ભાઈ કહે છે કે એ હિંમત નથી હિંમત નથી ઉડા મૂલ્યા ઉડા મૂલ્યા કાઢવા માટે observant to one of મારે લોકો કઈ સમજાય જવું છે સમાધિ નું બહાર પડતું નથી સમાધિ વાળા ફોકસ કરો છે આખી સમાજ વાળા ફોકસ બહાર સમાધિ રહ્યા અંદર એમાં જ માન્યા કરે એ સમાધિ નો કે ઉપાધિ પણ શું થાય પેલા કરતા સમાધિ હનુમાન કહેવાય કે આદિ આદિ ઉપાધિ હોય પ્રકાર કરવો જોઈએ આ તો બધા ઉડી ગયેલા બાર જે ઘણું છે પેલી ઉમારી કમાતી રહે પેલા ઉમારી કમાતી ના ઉમારી મનના કોઈ આમ પામું અંદર આનંદ સ્થિતિમાં હોય તો બહાર કામ તો ના કરાવી નહીં તો આની મોટો એકાગ્રતા કરાય ના કરાય શાંતિ રહે થોડો ટાઈમ સગરી ભગવાન ચાલુ રહે निरंतर ઠંડી હોય ત્યારે કાયમ ભાઈ અત્યારે ઠંડી છે ને બીજા પ્રકારમાં સમજાય પહેલાથી બધી નહોતી નાટક કહેવાય ઉપર માને વખતે દાદા બધા આપથી આખું જગત એમાં જ સમજે છે કે આ સમાધિ છે આપે જે સમાધિની વ્યાખ્યા કરો છો એ એક ટકો બે ટકો માનતો નથી સમજતા એ સમાધિ ટકો નહીં આપણું સુધારો એકાદ હા એ તો સુધારે વચ્ચે તો શું થાય બધું આપણા જાગૃત ના કોઈ નથી સમજતો તમારી સંપૂર્ણ જાગૃતિ લોજિકલ માર્ગ છે લોજિકલ માર્ગ છે લોજિકલ સાહેબ કે છે કે જેમાં મન શાંત થઈને રહે અને કોઈ પણ જાતની બીજી ઉપાધિઓ ન ઉભી થાય એને સમાધિ કહે છે તમારી એનું નામ જાય નહીં તમારી જાય નહીં એમના સહજ તમારી છે જ્ઞાનનું પરિણામ આ તો બધી લોકી સમાજ રંગર મારીને નાક કરવા રંગર સમાજ હેન્ડલ તો શરૂઆતમાં મારવાનો પછી તો જતો રહે શરૂઆત હેન્ડલ મારવું પડે તો મોટર ચલાવાય આવી જરૂરતથી આ બધું મુખ્ય ભાગ ઉડી જાય મુખ્ય ભાગ અહીં અહીં જ્યાં કરવું લાગે બરાબર ના સમજાય હા એ છે બાકી બધા માને તમારે નથી કરવી જતી જતી તો નથી રહેતી આવે પણ જાય એટલો વખત સમાધિ રે તો શાંતિ રે એટલો હા જતી કેમ રહી એ વ્યાખ્યાની કોને ખબર દાદા નિર્વિકલ્પ અને સવિકલ્પ નિર્વિકલ્પ સમાધિ હોય સવિકલ્પ સવિકલ્પ સમાધિ હા સરસ સમાધિ નિર્વિકલ્પ દશા નિરુત્તમ દશા છે એને સમાધિ જયાબેન એમ પૂછે છે કે નિર્વિકલ્પ દશા જે છે નિર્વિકલ્પ દશા એને સમાધિ કહેવામાં આવે એ જ સમાધિ એ જ સમાધિ એક જ સમાધિ હવે નિરુત્તમ દશા તમારે થાય ગઈ સમાધિમાં જ છો તમારી નિરુત્તમ દશા પુસ્તક ની સમાધિની બાબતમાં ભટ્ટરૂએ શ્લોક કયો છે અગ્નિ કે તમે એવા સુખો ભૌતિક ભૌતિક સુખો મળતા હોય ઊંચા પ્રકારના ભૌતિક સુખો મળતા હોય અને તું અને એમાં તું નિરૂપતા રાખે એમાં તું નિરૂપતા નિરૂપતા એ સુખોની અંદર નિરૂપતા રાખે તો કઈ એનો અર્થ છે પણ એવું ન હોય ભૌતિક સુખો એવા ન હોય અને નિરૂપતા રહેતી હોય આઠથી વધારે સુખ મેળવવા માટે નિર્વિકલ્પ સમાધિમાં તારે આવવું જોઈએ નિર્વિકલ્પ સમાધિમાં આવવું જોઈએ હા એ થાય જ જ્યાં સુધી પોતાના સ્વપથમાં ના આવે ત્યાં સુધી એ પદ એ આવે ક્યાંથી આવી શકે જ નહીં ને એક જ એક જ વિચાર એક જ ધ્યેય અને એ ધ્યેય પ્રાપ્ત માટે તમે સમાજમાં બેસી જાઓ તો એ સબ એકમ સમાધિ અંદર થઈ જાય એટલે એને જે આનંદ આવે એટલે લોકોને એમ લાગે કે સમાધિ થઈ ગઈ એક જ ની અંદર લીક થઈ જાય અને પછી એને આનંદ આવે એટલે લોકોને એમ લાગે કે સમાધિમાં સમાધિ નથી સમાધિ એકલ સમાધિ હોય અહંકાર સહિત પણ એ તો ક્રમિક માં જ હોય દાદા અક્રમ માં હોય જ નહીં હા એ તો બરોબર તો એમ કરે પ્રતિનિધિ હોય પણ સવિકલ્પ સમાધિ એ તો ક્રમિક માં જ હોઈ શકે આમાં આપણામાં હોઈ શકે નહીં હોઈ શકે બને હોય આત્માને છૂટો એટલે આનંદ પડે અને ક્યારે પાર અહંકાર થઈ અહંકાર થઈ અને અહંકાર સહિત હોય ત્યાં આક્રમ ન હોય ત્યાં આક્રમ ન હોય ટાઈમ થઈ ગયો છે કાલે આવશે કાલે હા એ તો દરેક ને થાય મને વાણી છે એ તો અનુભવ જ છે ને દાદા અનુભવ વાયુ વાયુ અન્ય શું કરે બીજો શું દાડો કરવું ભગવાન નાખે છે કે અન્ય માત્ર અનુભવ માત્ર જ્ઞાન માત્ર ગરીબ છે ગરીબ છે શબ્દ કહેવાય શું કહેવું પણ આપણે કઈ ગરીબ શું ગરીબ એટલે શું શું કરતો મેં તાકી નથી આપણે ખાધું નથી ગરીબ જેવું પણ આટલું લખ્યું પણ જરા જેવી શું વર્ણન કરું ચાકા વગર ચાકા વગર વર્ણન એ પછી મોડા મૂકીએ ને હા હવે આરામ થઈ જ્ઞાન કઈ શક્યા નહીં તે પદ્ધતિ ભગવાન અને તે શું કહે અનુભવ પોતે માત્ર કેવું બધું અનુભવ હાથી થયો સાથે અને પાણી પાણી વાળી રાખી બે વર્ષ એમની ભગવાન પણ નથી કરી શકાતો કોણ થવાનું જયારે એમ કે છે કે આત્માનું સ્વરૂપ અપ્રતિમ સૌંદર્ય વાળું જ હોય ને આત્માનું સ્વરૂપ અપ્રતિમ સૌંદર્ય વાળું જ હોય ને અપ્રતિમ સૌંદર્ય વાળું આત્માનું સ્વરૂપ સૌંદર્ય તો શું કરવું આત્માની વાત જ કરવાની એ શબ્દ માં દાદા આવતું નથી પછી કેમ કે બોલાય હા પછી કેવું અવાણવી હશે તો ભગવાન નિસર્ગ ચાર વેદ ભણી લે એટલે નરેશ કહી દે કે આ મને તે માથું તું જે ખોડ નહીં મળે ઇઝ નોટ છે હા આત્મા મેળવી ના આત્મા શબ્દરૂપ નથી અમે શબ્દરૂપ છીએ શું કહે છે શબ્દરૂપ આ શબ્દ શું છે આત્મા કૃષ્ણ સૂક્ષ્મતમ છે નેગેટિવ પડ્યો સૂક્ષ્મ કૃષ્ણ શું હોય કે હોય તો જડે કેમ કહ્યું છે માટે મોટું જ્ઞાની ચાર કરતા ઉપરી હોય ચાર જ રાખે ઘરે કરીને હોય શું વિચાર માલ જોઈએ કેવું આમ થાય ચાલે ને ત્યાં કેટલો બધું સુધાર્થમાં છે લખી રહેશે આપણે હવે હેન્ડલ મારું નથી પછી એની મેરેજ ઘર છે જેમ જેમ દેખાય હા જેમ છે તેમ કઈ અડે અને ઓફિસ નું કામ આઠ કલાક માં છ કલાક કામ પહોંચે છે ભૂલ પડી જાય રામ કલાની ભૂલ બની જાય એકદમ આઠ કલાકનું કામ છ કલાક પતી જાય ભૂલ ભૂલ કામ કરવાની ભૂલ જલ્દી આમ ઉકેલાઈ જાય નિવડાઈ જાય કરતા નથી જગત માં કોઈ ચીજ મજ્જાત છે ધર્મ પાળે છે તે મર્યાદ ફક્ત આ વિજ્ઞાન એટલું મર્યાદ છે કે જ્યાં પ્રકૃતિને પૂરી જે જુદા પડે છે ત્યાંથી પુરુષાર્થ થાય છે ત્યાં પુરુષોત્તમ થાય છે શું થાય પુરુષ પુરુષોત્તમ થાય છે પુરુષોત્તમ યોગ થાય પૂરો પુરુષોત્તમ યોગ ધીમે ધીમે પુરુષોત્તમ પુરુષોત્તમ થવાના માર્ગ ઉપર આ સાચો પુરુષાર્થ પુરુષ થયા અને પુરુષોત્તમ થયા કોને થાય આપણને ગમતી નથી તો થાય છે કારણ કે વિચાર પરિણામ પરિણામ બદલાય નહીં પરિણામ પરિણામ આપી દે જાય કડવું બીઠું એ તો ક્રોધ ના કરે પણ રસ નથી ના કરે મને ડિસ્ચાર્જ આવશે દેવ ખરા બીજા અને તે ટોકીમાં ભરેલું હોય એટલું જ થાય અને ટોકીમાં નવો માલ આવતો બંધ થઈ ગયો નીકળ્યા કરે એટલે ટોકી જે ભરેલું હોય તેમાંથી નીકળ્યા કરે છે કેટલા દરા ચાલે પાણી હોય ત્યાં સુધી ચાલે કોઈને દસ વર્ષ બાર વર્ષ ચૌદ વર્ષે પૂરી થઈ ગયું